જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને તપ મોક્ષના માર્ગમાં કંઈ ખર્ચવાની જરૂર નથી તપ ત્યાગ કશું કરવાનું હોય નહીં માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ તપ અને એ જ ધર્મ જ્ઞાની મળ્યા પછી નવું તપ ઊભું થાય આંતરિક તપ આંતરિક તપથી મોક્ષ થાય અને બાહ્ય તપથી સંસાર મળે કોઈ ગાળ આપે તો અહીં તરત જ રોકડું પ્રતિક્રમણ કરો એ આંતરિક તપ કહેવાય જન્મ્યો ત્યારથી મન વચન કાયા લાવ્યો છે મુખ્ય મોહ અને મુખ્ય પરિગ્રહ જ આ છે આ ત્રણથી જ બીજા અનેક મોહ અને પરિગ્રહો ઉત્પન્ન થાય છે માટે બધાને ત્યાગી ના શકાય જગત ક્રમવાર છે કોઈ દાડો ક્રમ તૂટતો નથી કોઈ માણસને ક્રમમાં ત્યાગ મળ્યો તો એ ત્યાગ કરે અને આગળ ઉપર એ જ વટાવીને સંસાર મળે પરિગ્રહ તો અનેક છે તું લાખ પરિગ્રહ લઈને આવે અમે તોય તને આમ હાથ માથે મૂકીને અપરિગ્રહી બનાવી દઈએ અપરિગ્રહી એ તો સમજણ ભેદથી છે આ અક્રમ માર્ગ છે ને પેલો ક્રમિક માર્ગ છે ક્રમિક માર્ગમાં લાખ બધું છોડીને જંગલમાં જાય પણ મન વચન કાયા જોડે છે તે પરિગ્રહ જોડે જ હોય તેથી નવો સંસાર ઊભો કરી દે જ્યારે અક્રમ માર્ગમાં પરિગ્રહોમાં અપરિગ્રહી રહીને મોક્ષ છે ભરત રાજાને કેવું હતું મહેલો રાજપાટ ને તેરસો તેરસો તો રાણી હતી છતાં ઋષભદેવ ભગવાને તેમને અક્રમ જ્ઞાન આપ્યું તેનાથી આ બધા જ વૈભવ સાથે રહેવા છતાં તેઓ મોક્ષે ગયા કેટલાક લુગડાને પરિગ્રહ માને છે અને શિષ્યો એકસો આઠ કરે છે આ લુગડા તે કંઈ કહેડે છે ખરો તો આ જ જીવતો પરિગ્રહ છે અમારે કેવું હોય કે આ મકાન બળતું હોય તોય તેનો પરિગ્રહ ના હોય સહજ હોય આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઈ ઉપાડીને લઈ જાય તો અમે તેને વિનંતી કરીએ કે ભાઈ સવારનો ભૂખ્યો છું જો ભૂખ્યા હોય તો વિનંતી કરીને માગીએ ને છતાંય ઉપાડીને લઈ જ જાય તો અમને વાંધો નથી માગવું એને પરિગ્રહ ના ગણાય ભલે જ્ઞાની હોઈએ પણ માગવું પડે અમને જમવાની થાળીની મૂર્છા ના હોય આ બધા જ પરિગ્રહો છે એમાં અપરિગ્રહી થાય તો અંત આવે સત્સુખને પામે પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે પણ એમાં એમનો દોષ નથી આ તો કાળચક્રને આધીન છે અમને કોઈ દોષિત દેખાતા નથી મહી જે છે એ સંપૂર્ણ દરઅસલ વિતરાગ છે આ તો અજાયબી ઊભી થઈ છે આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે વિક્રમ ટોચ પર છે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય તો તે વખતે મહી હાર્ટ લાલ થઈ જાય તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઈ જાઓ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે આને જ ભગવાને જ્ઞાન તપ કહ્યું છે સંસાર અવસ્થા એ કુદરતી રચના છે તેમાં અસ્થિર શું થવાનું ભગવાને તો કહ્યું કે જ્ઞાન નહીં હોય પણ ભાન હશે તોય ચાલશે ભગવાને ભાન નહીં હોય તોય ચાલશે એમ નથી કહ્યું ભાન થયા પછી જ જ્ઞાન તપ ચાલુ થાય ભગવાને પ્રયત્ન દશામાં એબનોર્મલ થવાનું ના કહ્યું અને અપ્રયત્ન દશામાંએ અબનોર્મલ થવાનું ના કહ્યું ભગવાન કહે છે કે નોર્માલિટીમાં બધેથી જ આવો ભગવાને એબનોર્મલમાં તું જે કંઈ કરે તેને વિષય કહ્યો છે આ તપ ત્યાગ જે કરો છો તે તમને સમષ્ટિ કરાવડાવે છે અને તેને તમે માનો છો કે હું તપ કરું છું આ રિલેટિવ વસ્તુ છે રિલેટિવમાં કોઈ કંઈ કરી શકે જ નહીં અમે તો છેવટનું કહી દીધું છે કે તું તપ કરે કે જપ કરે ત્યાગ કરે કે વેશ કરે જે કરે તે બધું જ તારું ભમ્મરડા સ્વરૂપ છે જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બધું જ પ્રકૃતિ કરાવે છે તેથી તું ભમ્મરડો છું